એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરી આવો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો મોરબીમાં બેઠા બેઠા શ્રેય અને દર્શી વાર્તા સાંભળે છે આવો આવો શ્રેય દર્શી આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ધ્યાનથી સાંભળજો આ વાર્તા હંસા મહેતાની છે અને વાર્તાનું નામ છે કોડ કોડ ચણો આપ એક નાનો છોકરો કોડ પાસે બેઠો બેઠો ચણા ખાય એટલામાં એક ચણો કોડ તણે ગબડી પડ્યો છોકરાએ કોડને કહ્યું કોડ કોડ ચણો આપ કોડ તો કે ના નહીં આપું નહીં આપું છોકરો તો ખૂબ ગુસ્સે થઈને સુતાર પાસે ગયો અને સુતારને કહેવા લાગ્યો સુતાર સુતાર કોડ ચીર કોડ ચીર સુતાર કે નહીં ચીરું નહીં ચીરું એટલે તો છોકરો રાજા પાસે ગયો અને કે રાજા રાજા સુતારને દંડ સુતારને દંડ રાજા કે નહીં દંડું નહીં સજા કરું ત્યાંથી છોકરો રાણીના મહેલમાં દોડ્યો અને રાણીને કહે રાણી રાણી રાજા સાથે રૂષણા લો રૂષણા લો રાણી તો કે હું રૂષણા નહીં લઉં નહીં લઉં એટલે છોકરો તો ઉંદર પાસે ગયો અને કહેવા લાગ્યો ઉંદર ઉંદર રાણીના કપડા કરડ કપડા કરડ ઉંદર તો કે હું કપડા નહીં કરડું નહીં કરડું છોકરો તો ત્યાંથી ગયો બિલાડી પાસે અને બોલો બિલાડી બોલતી હતી ત્યાં જઈને બિલ્લી બિલ્લી બિલ્લી બિલ્લી ઉંદરને માર ઉંદરને માર બિલાડી કે હું નહીં મારું હું નહીં મારું પછી તો છોકરો કૂતરા પાસે ગયો કૂતરો તો ભસતો હતો કૂદતા કૂદતા બિલ્લીને માર બિલ્લીને માર કૂતરો કે હું નહીં મારું નહીં મારું છોકરો તો પછી વાઘ પાસે ગયો વાઘ વાઘ કૂતતાને માર કૂદતાને માર ત્યારે વાઘે જવાબ દીધો હું નહીં મારું નહીં મારું બોલો એટલે છોકરો ગયો હાથી પાસે ને બોલો હાથી હાથી વાઘને માર વાઘને માર હાથી કે હું તો નહીં મારું હું તો નહીં મારું છેવટે છોકરો ગયો મગતરા પાસે મગતરું હોય ને મચ્છરિયું આ એને મગતરું કે અને કે મગતરા મગતરા હાથીના કાનમાં પેસ કાનમાં પેસ ત્યારે મગતરું શું કે હું તો હાથીના કાનમાં નહીં પેસું નહીં પેસું છોકરો તો હવે ખૂબ ખીજવાઈ ગયો હો એણે મગતરાને કહ્યું ઊભો રે ઊભો રે હાથીના કાનમાં પેસે છે કે નહીં નહીતર તને આ મારા હાથોમાં ચોળી નાખીશ મસળી નાખીશ મગતરા મગતરું તો બિચારું ગભરાયું ને કે મને કોઈ ચોળશો ના મસળશો ના હું હાથીના કાનમાં પેસું છું પૈસા આમ કહીને મગતરું જેવું હાથીના કાનમાં ગુણ ગુણ કરતો પેસવા જાય કે હાથી પણ ગભરાયો અને બોલો મારા કાનમાં નાય કોઈ પેસો ના કોઈ પેસો કોઈ કરશો ના મારા કાનને હું વાઘ મારું છું મારું છું વાઘે આ સાંભળ્યું એટલે દોડતો આવીને તો કહેવા લાગ્યો મને કોઈ મારશો ના મને કોઈ મારશો ના હું કૂતાને મારું છું મારું છું કૂતરો કે ભાઈ મને કોઈ મારશો ના કશું કરશો ના હું બિલ્લીને મારું છું મારું છું બિલ્લીબાઈ પણ ગભરાયા અને કે મને કોઈ મારશો ના કશું કરશો ના હું ઉંદર મારું છું મારું છું આ સાંભળીને ઉંદર તો રાણીના કપડાં કરડવા તૈયાર થયો ત્યાં તો રાણી કે મારા કપડા કોઈ કરડશો ના કશું કરશો ના હું રાજા સાથે રૂસણા લઉં છું બસ લઉં છું પૈસા રાજાએ આ સાંભળ્યું એટલે કે મારી સાથે કોઈ રૂસણા લેશો ના કશું કરશો ના હું સુતારને દંડું છું હમણાં સુતારને સજા કરું છું સુતાર કે મને કોઈ દંડશો ના કશું કરશો ના હું કોળ ચીરું છું ચીરું છું સુતારે તરત જઈને કોળ ચીર્યો એટલે અંદરથી ચણો નીકળો તે લઈને છોકરો તો ખુશ થતો થતો ઘેર ગયો ભાઈ તો ભાઈ શ્રેય દર્શી તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહીશો ભાઈ હવે હાલા કરી જાઓ આવજો